અને કાંતથી મોક્ષ વેદાંતિઓ શું કહે છે આત્મા નિર્મળ છે અમે અદ્વૈત છીએ તેમણે આગ્રહથી આત્માને અદ્વૈત કહ્યો તે યથાર્થ નથી જૈનો આગ્રહથી આત્માને કરતા અને ભોગતા માને છે તે પણ ફેક્ટ નથી ખરી વાત નથી નિરાગ્રહી હોવું જોઈએ આત્મા દ્વૈતાદ્વૈત છે આ અદ્વૈતથી મોક્ષ કહો છો પણ એક વિકલ્પ નહીં જાય દ્વૈતની પાર ગયા નથી અદ્વૈતવાળાને દ્વૈતની પાર જવું પડે અને દ્વૈતવાળાને અદ્વૈતની પાર જવું પડશે ત્યારે દ્વૈતાદ્વૈત થવાશે દ્વૈત અને અદ્વૈતની બેઉ પાંખો ભેગી થશે ત્યારે ઉડાશે એક પાંખે ના ઉડાય જગતના એક પણ જીવનું પ્રમાણ ના દુભાય એવી સ્યાદવાદ વાણી ભગવાનની વાણી હોય દ્વૈતાદ્વૈત ભેગું કેમ કરીને હોય હોમ ડિપાર્ટમેન્ટમાં અમે અદ્વૈત છીએ અને ફોરેન ડિપાર્ટમેન્ટમાં દ્વૈત છીએ માટે દ્વૈતાદ્વૈત કહ્યો જ્યાં સુધી દેહ છે સંસાર અપેક્ષા રહી છે ત્યાં સુધી દ્વૈતાદ્વૈત છે જો સંસાર અપેક્ષા ના હોય તો તો આ દ્વૈતાદ્વૈતની જરૂર રહેતી નથી એકલા દ્વૈતથી કે એકલા અદ્વૈતથી જ મોક્ષ છે એમ માનીને ચાલશો તો એક પણ વિકલ્પ નહીં જાય આ અદ્વૈતથી તો લોક રખડી પડ્યા કોઈ વિકલ્પની પાર જઈ શક્યો નથી અદ્વૈત દ્વૈત વિશિષ્ટાદ્વૈત શુદ્ધાદ્વૈત એમ જાત જાતની દુકાનો માંડીને લોક બેઠા છે એમના ગુરુ ને તેમના ગુરુ બધાએ રખડી પડ્યા એકલા જ્ઞાની પુરુષ દુકાન ના માંડે કારણ કે તે દ્વૈતાદ્વૈત છે જ્યાં સુધી મોક્ષે નથી ગયો ત્યાં સુધી આત્મા કેવો છે દ્વૈતાદ્વૈત છે આપણે આ અદ્વૈતવાળાને પૂછીએ કે તું કોણ છે તો કહે કે હું ફલાણો ફલાણો આચાર્ય છું આ તો તમે બધાએ આચાર્ય થઈ બેઠા તે દુકાનો માંડીને બેઠા છે કોઈ જગ્યાએ એકલો દ્વૈત શબ્દ મુકાય જ નહીં ને એકલો અદ્વૈત શબ્દ પણ મુકાય નહીં આ લોક તો દ્વૈત કે અદ્વૈત શબ્દનો અર્થ પણ સમજતા નથી ને દ્વૈતની કે અદ્વૈતની દુકાનોમાં પેસી જાય છે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી શુદ્ધાત્મા એ દ્વૈતાદ્વૈત છે એકલો અદ્વૈત કોઈ થઈ શકે જ નહીં અદ્વૈત એ વિકલ્પ છે અને દ્વૈતના આધારે છે વીતરાગો તો ગજબના થઈ ગયા દ્વંદ્વોના સાગરમાં અદ્વૈતનું રક્ષણ કરવા માટે સામા સાથે ઝઘડવું એનું નામ જ દ્વૈતભાવ અદ્વૈતના રક્ષણ માટે સામા જોડે વાદમાં ઉતરવું એ જ દ્વૈત છે અદ્વૈતને ભગવાને રાંડેલો કહ્યો ને દ્વૈતને માંડેલો કહ્યો ભગવાન તો દ્વૈતાદ્વૈત છે તું દ્વંદ્વાતીત થઈશ તો ઉકેલાવશે આ સંસાર કોઈને છોડે તેવો નથી પાંડવોનું તેલ કાઢી નાખ્યું અને રામ તો જંગલમાં ગયા ત્યાંય તેમની સ્ત્રી ઉઠાવી ગયા એવું છે આ જગત વિતરાગો કહે આ લલ્લુભાઈ ના હોય અને છે ખરા અસ્તિ નાસ્તિ છે અને નથી સ્વરૂપનું ભાન ના થાય તો એ લલ્લુભાઈ છે અને સ્વરૂપનું ભાન થાય તો એ લલ્લુભાઈ નથી જગત આખું એકાંતિક છે એક વસ્તુ નક્કી જ કરી નાખે કે આમ જ હોય જ્ઞાની પુરુષ અનએકાંતિક હોય તદ્દન નિરાળા હોય આ જગતમાં પોઈઝન પણ એક ગુણવાળું નથી અને અમૃત પણ એક ગુણવાળું નથી દ્વિગુણવાળા છે બધા માટે કોઈની એ માટે એકાંતિક ના બોલવું આ ડૉક્ટર ખરાબ છે એમ ના બોલાય અથવા બધાએ ડૉક્ટરો સારા છે એમેય ના બોલાય પણ આપણે વ્યૂ પોઈન્ટ લક્ષમાં રાખવું કે અમુક અપેક્ષાએ અમુક છે અને અમુક અપેક્ષાએ અમુક છે આ પોઈઝનમાં ઘણા સારા ગુણો છે જો અમુક લિમિટમાં પોઈઝન ખાવામાં આવે તો બધાએ રોગ મટાડે અને જો એથી વધારે ખવાય તો જ મારી નાખે તેમ છે મનુષ્યના જીવનમાં એન્ડ સુધી બધું જ ફરજિયાત છે આખો સંસાર જ ફરજિયાત છે દ્વિતીયમ નહીં પણ તૃતીયમ છે પણ આખું જગત મરજિયાત માનીને ચાલે છે અદ્વૈત એટલે એક બાજુ દ્વૈત એટલે બીજી બાજુ અને આ તો તૃતીયમ દ્વૈતમાં હોય ત્યાં સુધી પાંસરો રહે દ્વૈતાદ્વૈતમાં હોય ત્યાં આત્મા હોય અને તૃતીયમ ત્યાં નર્યો સંસાર જ્ઞેય જ્ઞાતાનો સંબંધ દ્વૈત છે પોતે પોતાની જાત માટે અદ્વૈત છે એટલે આત્મા દ્વૈતાદ્વૈત છે બીજું બધું જ તૃતીયમ મરજિયાત એ તૃતીયમ ના કહેવાય ફરજિયાત એ બધું તૃતીયમ છે